હા તો બીજી ઈજી ગયો હતો આમ બેઠા હતા પછી જરા પગ દુખ્યો હતો આમ કર્યો ત્યારે ફરી નહીં આવી ગયા મારું આવું માણસો ધમકી દેવા રહી જતા કઈ જાતના લોકો આ પોઈન્ટ છે આર્ય સમાજ આર્ય લોકો છે જમપીને બેઠા તો અનફિટ લોકો દુખતો હોય દુખતો ના કરે ને તારે બધું ઈજી જાતું હતું હા બહુ સરસ અરે એટલો આનંદ એવો આનંદ બધા જગતે જોયો જ ના હોય ના કદી ના જોયો એ આનંદ એ સુખ જગત સાચી સાધિકતા સાધિક નાસ્તો વાસ્તો સારો હતો ને એમ રિટાયર થઈ ગયા ચાલુ છે ઠંડા જેવો મારે ફાંકી ફાંકી પડે ભગવાન જો કરતા હોય તો મારે શું કામ ફાંકી રાખવી પડે ભાઈ ખરા છે ભગવાન ચલાવતા હોય મારે ફાંકી શું ફાંકી પડે નહીં ભગવાને કહી દે ભગવાન ઠંડા થતું નથી કરો હા એવું કહેવાની ના ચાલે સાચું કરવું પડે જાતે જાતે કરવું પડે તો પછી ભગવાન શું કામ એને એવું છે કે તાજા પહેરેલા છે તો હુઈ રહેવા જો નિરાતે એને હેરે માને આપણાથી માને કેમ પુહાય આપણે તો પુનર્જન્મ અમસ્તા થયા શું અમસ્તા થયા પુનર્જન્મ અને પુનર્જન્મ એટલે શું કે મેં કર્યું મેં ભોગવ્યું મેં કર્યું મેં ભોગવ્યું તો એમાં ભગવાનને અત્યારે ફેરફાર ભગવાન તમારો ઉપકાર એટલા જ તે તમારું સ્વરૂપ છે શું છે ભાન નથી એટલે એનો લાભ નહીં મળતો બાકી ભગવાન પ્રકાશ તો ધીરે આપે છે નહીં પ્રકાશ બીજી કઈ મદદ મદદ ના નોકરી ના હતા આખી રાત એમને ગાળો ભોય અરે એ બધા હા ગાળો ભોય તો કશું હોય એ તો આપણે સાહેબે કહેવું પડે સાહેબ નોકરી બિલકુલ નથી આપણે કોઈ વિનંતી કરી કામ કાઢ્યું એ કરતા ના હોય નકા વાત કરીએ કેવી રીતે આ દુનિયા બની છે નથી એ બાબતની તો એ બાબતની કોઈને ખબર નથી બધી કલ્પનાઓ છે બધી કલ્પનાઓ છે હા ગોડ ભગવાને બનાવી બધી કલ્પના જ છે ને ગોડ ક્રિએટર કલ્પના જ છે ને તો કલ્પનાની બહાર શું હોય છે કલ્પના ની બહાર શું હશે શું હશે ને વેક્યુમ શૂન્યાવકાશ વેક્યુમ વેક્યુમ વેક્યુમ બે એક વસ્તુ નીકળી જાય એટલે બીજી વસ્તુ પહેરી જાય પણ વેક્યુમ રહે નહીં છે આ દેખાય છે વેક્યુમ તો પણ વેક્યુમ નથી આ આપણી વાંચે દેખાય છે વેક્યુમ નહીં કઈ વસ્તુ ભરાઈ જાય છે જે વાંચે દેખાય એવી વસ્તુ ભરાઈ જાય છે વેક્યુમ રહી શકે માણસ બનાવે કોઈ વેક્યુમ તે વાત રીતે આમ બીજી રીતે વેક્યુમ રહી શકે નહીં ભગવાન કઈ ગામ લગ્ન થયેલું મથુરામાં જોઈ ઉપાધિ ઉપાધિ નાખી લોકો હાથ કૃષ્ણ કૃષ્ણને ભજ્યા નહીં અને કાલે કૃષ્ણ રમ પર દોઢ રમ કર્યું હાથ આ કૃષ્ણ ભજ્યા નહીં આપડે તો ખૂબ આનંદ હતો ને હાડા બાર વાગ્યા ચોકા ને મોટું હતું બહુ બિન સીધું નતું એવી આંતરિક એનામાં સ્પૂર્ણા ના થઈ હોય તો કેવી રીતે કરી શકે આપણે સ્પૂર્ણા કેમ થાય છે એટલે થાય છે બીજા નિશ્ચિત એનું કારણ શું કરી પાસે પ્રશ્ન બહુ ગુહ્ય છે ત્યાં કોટા વેચનારે ભૂલચૂક કરી છે કોટા આપતી વખત કરી છે એની ભૂલ નથી એની ભૂલ નથી એમ આપણે લેવાની ભૂલ છે એ તો એ કઈ શીખી ગયા એક વાક્ય બોલ્યા હતા ભગવાન કે તારે જો સુખ જોયું તો લોકોને સુખ આપજે અને દુઃખ જોયું તો દુઃખ આપજે તને જે જોયું તો એ આપજે શું આપો છો તમે આપણે તો લોકોને મળશે તો પ્રયત્ન કરો ને સુખ આપવા પ્રયત્ન કરો બને એટલો સુખ આપવાનો પ્રયત્ન કરવાનો દુઃખ તો આપી દેતા છે જાણે અજાણે આપી જવાય જ જતું રહે ટેબલ પર ખસડાવે તમે કઈ અજવાળ પર ખસડાવે જરા કઈ અંદાજ જરા વધારે પડ્યું હોય એને બહુ ખસડાવે સુખ જોઈએ તે સુખ આપો સુખ જોઈએ સુખ આપો એ કાયદો ખોટો છે હારો છે એટલે સુખ આપવાનો પ્રયત્ન કરજો એ દુઃખ આપે તો આપણે એને સુખ આપશું એ દુઃખ આપે છે ત્યારે કઈ આપણે આપેલું છે તે એ પાછું આપવાનું છે લઈ લેવું જમે કરી દેવું એ બે આપડે તમે પહોંચી ગયા ફરી ફરી વધારે વેપાર છે હા બ્રાહ્મણ કે પટેલ કયા હા રાતે દિવસે સ્વભાવ લાભ ની લાગે પ્રાકૃત લાભ ની વાત આવે ને અવાજ મજા ના દાદા આપડે જે પેલી ફિલ્મ હતી ને આ ફિલ્મ હતી આ જ્ઞાન સાગત્યની પેલી વિડીયો બતાવીને હવે એમાં મને પછી દાદા એવો વિચાર મેં કહું દાદાની હાજરી છે અને છતાં એ જોવાનું મન થાય દાદાની હાજરી પ્રત્યેક દાદા અહીંયા બેઠા છે છતાં પેલું જોવાનું મન થાય છે પણ મેં જોયું મેં કહ્યું જોવાનું મન ક્યાં સુધી શકે એક વખત બે વખત અરે દાદા ચોથી વખત જો સંદેશો આવે કે આ જોવાનું તો ના પડી તમે મારે નથી જોવું ના વાંધો પણ એને થાક લાગે છે હું જોઉં કઈ કામ તો છે તબકો આ દાદાનું કલાક કરી છે હા રાખે એ બધું ફળદાય જગત ને વિસ્મૃત રાખી જગત એટલે શું શાસ્ત્રો હોવું શાસ્ત્રો એ વાંચેલો વિસ્તૃત કર્યું છે એ જ્ઞાન સાચું ખગોળજી પુસ્તકો છે ને તે ભૂલાતો જાય જે કઈ પગથિયા જોડે લઈ જવાના હતા મેળા પર મેળા પર પગથિયા લઈ જવાના હતા એ પગથિયા હતા મેળા પર લઈ જવાના પૂછે છે કે પછી શાસ્ત્ર માંથી પ્રશ્નો કેમ પૂછાય છે આ શાસ્ત્રોમાંથી બધા જે પ્રશ્નો પૂછે છે એ કેમ કે છે પૂછે છે કેટલાક લોકો આ કર્યા પછી જરા જુએ છે જુએ છે જુએ ત્યાર પછી નહીં શબ્દ નીકળે ને નીકળે પૂછે એ હું ખાલી જુએ પુસ્તક હોય તો એમાં જુએ તે મનમાં પહેલા જે હાથ ના દો ને હોય ત્યાં જાણવાની જિજ્ઞાસા હોય શાસ્ત્રાધીન નથી શાસ્ત્રાધીન નથી એના આધીન નથી શાસ્ત્રના આધીન નથી એટલે જવાબ આપીએ બધું કહીએ ફરી હોય પૂછજે એવું કહીએ હા કઈ આત્મા જતો રહેતો નથી આત્મા જતો પણ દાદા આપણે જે આ દ્રષ્ટાંત આપ્યું એને લીધે આપણી વસ્તુ બહુ સરળતાથી સમજાય છે કે આ પગથિયા ઉપર લઈ ના જવાય પગથિયા ચડવા માટે છે તું ચડી ગયો હવે જતા ચડ્યા એટલે પગથિયા છોડી દે પગથિયા પર ચડતી રાખતી લઈ જવા હવે દાદા વાસ્તવિકમાં વ્યવહારમાં તો કોઈ લઈ જતું નથી અહીંયા અધ્યાત્મમાં લઈ જાય બીજે બધે ના લઈ જાય અનંત શક્તિ દરેક દરેક જોવાની વસ્તુ બે વસ્તુ ને દરેક ને જુએ જુએ પણ રાખે નહીં રાખે રાકેશ ને શું કારણ કે જ્ઞેય ને જ્ઞેય સ્વરૂપ જ જુએ છે હા સારું ખોટું ત્યાં હોય ને ક્યાં સારું ખોટું ના સારું ખોટું આ ભ્રાંતિ છે શું છે સારું ખોટું આપણે ભ્રાંતિ છે તેના આધારે ભ્રાંતિ ના હા આપણે ગાય નો કોતરો ચાલે અને માણસો ના ચાલે બરોબર બે કુદરત છે ને એનું કારણ શું એને પોતાનો બધું આ એનો એને કિંમત ગોઠવેલી વેલ્યુએશન પોતે જ કરેલી છે કુદરત ને ઘેર આવું છે નહીં સુગંધ હોય કે સુગંધ હોય બે સરખું છે અને ત્યાં સરખું છે અને અહીં સરખું નથી ત્યાં સરખું શી રીતે છે હવે અહીં આગળ સરખું નથી એટલે જે ગંધાય છે તેની પર દ્વેષ થાય છે અને સુગંધી રાખ થાય આ બે છે હા એટલે તો અમારું કશું છે જ નહીં આનું આ વ્યવસ્થા છે સંસાર વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થા સારું તો દાદા એટલા માટે પછી આ ઉદાસીનતા સહેજે પછી રહેશે ઉદાસીનતા જે રહેશે એટલે જ્ઞાતા દ્રષ્ટા થયા એટલે ઉદાસીનતા સહેજે રહે ઉદાસીનતા જ્ઞેયો પ્રત્યે જ્ઞેય અને દ્રશ્ય પ્રત્યે છે એને બીજો ગુણો જ નથી તો આ બધી ઉદાસીન જ છે વિતરાગતા વિતરાગતા વિતરાગતા ઉદાસીનતા તો અહંકાર હાથે રે વિતરાગતા એને ઉદાસીનતા કહેવાય અહંકાર સાથે વિતરાગતા રહે અહંકાર સાથે વિતરાગતા રહે તે ઉદાસી ઉદાસી એને વિતરાગતા ના બોલાય વિતરાગતા શબ્દ ના બોલાય અહંકાર પોઈઝન છે પોઈઝન છે અને આ પોઈઝન વગર નું છે એટલે વિતરાગતા કહેવાય અને પેલી ઉદાસીનતામાં અહંકાર ની થોડી છાટ હોય એ અહંકાર કમિક માર્ગ માં ઉદાસીનતા કહેવાય ક્રમિક માં વિતરા કહેવાય છેલ્લા અવતારમાં વિતરાગ વિતરા અવતારમાં વિતરાગ અહીં આપ્યા હાથે વિતરા ખાલી સમજવાનું છે કરવાનું કશું નથી દાદા પાસે આવનારા લગભગ નવસો નવ્વાણું પોઈન્ટ નવસો નવ્વાણું કરી કરીને આવ્યા કરી કરીને આવ્યા હવે આ ન કરવાની ભાષામાં જેને પરિણામ પામે છે તેને બેસી જાય છે વાત દાદા કે છે તે બરોબર છે અને જેને પરિણામ ઓછું વધતું હોય છે તે પાછું થોડું થોડું કરવા જાય છે એનો પણ મોહ બેઠેલો હોય એનો પણ મોહ બેઠેલો એ મોહે થોડો જ પડશે અને અમુક માણસો જે ટોકા હોય ને અને પરેડ હોય એવું કર્યું ત્યારે તો બધું રાખી દે થઈ જાય ચિત્ર છે લોકો આત્માને અમારું કોઈ વાત સાચી કોઈ વાત સાચી નથી બધા વિકલ્પો કારણ કે એ જો એ સિક્રેસી જો ઓપન થયું હોત તો રહ્યું શું છે આત્માની સિક્રેસી જો ઓપન થઈ હોય પછી ગયું એટલે બધા થઈ ગયું બધું વિકલ્પ આમ ચિત્રે આમ ચિત્રે એવો નથી આ ભોગ કોણ હતો એનો ભોગ એક આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની થી મુક્તિ સંસારી કોઈ દુઃખ અડે નહીં મુક્તિ અને જગત આખું સંસારી દુઃખ કચેડ કચેડ કર્યા કરે તો સસ્તું આમથી ઘટે આમથી જાય આમથી ઘટે આમથી જાય આત્માનું વિવરણ કરી શકે નહીં આત્માનું વિવરણ બહુ મોટી વસ્તુ છે આત્મા જાણવું એ જ કેવ દાદા આપણે હું એક બહુ સુંદર દ્રષ્ટાંત આપેલું આપતવાણીમાં મેં વાંચેલું કે અગાસી પર સુવા માટે ગયા ઠંડી હતી અને પેલું ઓળવા માટેનું હતું કે ટૂંકું હતું શરીરના પ્રમાણ કરતા એટલે પગ ઢાંકે તો માથું ભૂલે એવું એમ પડવા એમ પડવાનો દિવસ હતો તેરા ભાઈ તેરા ભાઈ મહેમાન થયેલા મહેમાન થયેલા ઘેર લઈ ઉભો હતી એટલે કે છે કે પેલો કહે હું તો અગાડી ઉભી રહી વાત કે છે તો એને ખબર નહીં કે મારા માટે અહીંયા આ રસોઈ તૈયાર હશે એની લેન્થ વધારે આ તો લોકો કામ જ રાખે લેન્થ કામ જ રાખે પછી પેલે કહ્યું હું તો અગાડી ઉભી રહી ભાઈ લાંબા ટૂંકા એ જોણે હૃદય જોણે આખી હૃદય ને ખબર હોય ને ભાઈ ને ખબર હોય અગાસી નો મહેમાન એમનો એમનો ટાઈમ પડવાનો અને ટૂંકી હૃદય અને રંગુ લઘુજભાઈ પોતે ત્યાં આવે તો આ બધું ઘર ઉઠી જાય આ દાબે તારો પહેરાયું ગયો છે પછી તૂટ્યું વારે તોય કેટલી વારે આખી રાત કેવી રીતે સંસાર લોકો આવી ચાલ આથી ચાલ આથી ચાલ એટલે હું આથી કરતા કરતા લાકડા જતો રહી આ બધા અત્યાર કરતા કરતા લાકડા ગયેલા આ તો બધી દુકાનો છે ને અદ્વૈત કે વિશિષ્ટ અદ્વૈત એક શબ્દ એક શબ્દ મૂળ વસ્તુ નથી આ એમની લૌકિક ભાષામાં છે બધું લૌકિક ભાષા લખાય છે ને લૌકિક ભાષા કહેવાય લોક માન્ય પણ ભગવાન માન્ય નહીં ભગવાન સ્વીકારે તો સાથ એની વાણી ઓળખાય એ વાણી જુદી જતી એ વાણી કેવી હોય જુદી જતી આપણા પુસ્તકો વાંચવા આપે પેલા મહારાજ તો બધા પુસ્તકો હિસાબ કરેલો વિરોધ અહીંથી લખ્યું હશે અહીંથી વિરોધ હશે સિદ્ધાંત શીખવું સિદ્ધાંત કે સિદ્ધાંત એટલે ઉભું કઈ થયું સંસાર ઉભો થયો કે રીતે આપને કેવી રીતે વચ્ચે સ્થિતિ દીવું કેવી રીતે આપને એ બધું ભાવું આ તો પછી લક્ષણો બતાવેલા જ્ઞાન શબ્દ ચિતા વિતરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી અપૂર્વ વાણી રૂપિયા કોઈ વાળી પૂરવાણી નહીં શું કામ છે આપણે તો અહીંયા કલાકમાં કલાકમાં દીવો હળગ્યો નહીં વગના સમજે કે દીવો હળગાવના કેવા છે દીવો હળગેલો જોયેલું આપણે અંધાર કશું છે ને ટકા કશું ચિંતા ગઈ ટકા ગઈ આપણે બીજા પાસે નથી આપણે આપણી પાસેથી ગઈ પછી મગનભાઈ પાસે ગઈ હોય તો જુદી વાત છે આપણી પાસેથી મગનભાઈ પાસે ગઈ પણ આપણી પાસેથી ગઈ ચિંતા ચિંતા કઈ ગઈ પોતાની પાસેથી ચિંતા ગઈ ગઈ ના બીજે જાય બીજો ગંભીર છે બાર ગયો નહી એ તો ઉડી જાય છે હતું જ નહીં આ કલ્પેલું પૂછતો જતો અજ્ઞાન હતું દાદા એવું બને છે પેલા કોટી વર્ષ નું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય એના જેવું થઈ જાય છે ચિંતા બીજી કઈ જાય ને બીજી કઈ કોને બધા બધા લોકો આ ટોકિસ દ્વારા તો સાધુ થઈ જશે થોડો થોડો સ્ટોક ખરો એને ઉપાધિ નહીં કોઈ જશે ઇન્કમ ટેક્સ નહીં ચીટ ટેક્સ નહીં ઉપર બાપો છે બાપો છે મારા બાપો હોય તમે શું કામ કે બોલ અડધો વખત પણ બાપા કાકા કર્યા જે ભગવાન માને છે પછી બાપો કહેવાય દાદા આપને કહો છો કે ઉપર તો ઉપર બાપો નથી હવે ઉપર ને ઉપર નજર નથી અત્યાર સુધી હવે એને ઉપર તારો બાપો નથી એટલે એને લાગે છે શોખ એને જરા આપણો આઘાત લાગે છે પણ પછી એ આઘાત અને કર ક્યારે વળે છે કે પણ જે તું એને બાપો માનતો તારું સ્વરૂપ છે ત્યારે એને લાગે છે કે નથી બાપો તો અંદર નકામ ના ભાઈ વગર કોમ ના વરે છે એક તો ઘેર કકરાટી મળ્યું હોય તેનો ભાઈ સ્વસાય કકરાટી મળ્યો હોય અને પાછું ઉપર બધા આખા ભગવાન બધા ભાઈ એ બધા ભાઈ છોડશે ને આ કકરા કે સાહેબ હોય અને આ કકરા ઘર હોય એ બે રહે તેને આપી દે ચોખ્ખું થઈ ગયું અને ભાઈ તો કામ લાગશે ભજીયા વગેરે એ કરી આપશે પ્રસાદ કરી કોઈ પણ સ્થિતિમાં આત્માને આત્મા આત્મા જ રહે છે દરેક કોઈ પણ સ્થિતિમાં પણ એ સ્થિતિને માટે શક્તિ હોય છે આત્મવીર્ય પ્રગટ થયેલું હોવું જોઈએ એટલે આપણે એને થોડું કહીએ બિચારા હા ચિંતા લે આત્મવીર્ય પ્રગટ થયેલું હોય તો મારે કહેવાય જરૂર કોઈ પણ સ્થિતિમાં આત્મા આત્મા ફરતો જ નથી આ સંસારની કોઈ પણ સ્થિતિમાં આત્મા આત્મા પણ છોડતો નથી પણ તે આપણે એવું ખુલ્લું ના કહીએ નથી કારણ કે એટલી શક્તિઓ નથી આ કારણ નથી પહેલા નથી ને એટલે આપડે કહીએ હા હાથ ને હેર કર્યો નિકાલ કર્યા છે ખાલી કોઝિસ નું ઇફેક્ટ છે કોઝિસ નું ઇફેક્ટ છે ખાલી ઇફેક્ટમાં ગુનેગાર ગણાય કોજિટમાં થાય કોજિટમાં ગુનેગાર ગણાય કે ઇફેક્ટમાં ગુનેગાર ગણાય ગુનેગાર કોણ ગુનેગાર અમને લાગે ને કે કોઈ ગુનેગાર છે નહીં નિર્દોષ જગત લાગવાનું કારણ ગુનેગાર છે નહીં તમને કેમ લાગે વિચાર કરતો એવું લાગે છે ઘરની ધર્મ રૂટીન માં હોય ત્યાં ધર્મ હોય રૂટીન જ્યાં હોય ધર્મ કહેવાય કે આપડે તો ક્યાં રૂટીન પર જતો આવો આવો મોડા આવો વેલા આવો રૂટીન હોય તો પછી નાખી ઉઘાડે ચડી રહે દાબડી લઈને ચાલી હવા ઉઠીને જતો જાય આઠ ને પાંચ મિનિટે આજે મારું મોડું થઈ ગયું આજે મારું મોડું થઈ ગયું બોલાય પાસે પૂછી છે જ ના કઈ જાઓ છો કેમ રોજ આઠ વાગે ટેવ પડી તમે હેબિચેટ તો ચાલી પેટ ભગવાન દર્શન એબિચેટ કહેવાય સચ્યું કહેવાય કેમ નવ વાગે નહીં આઠ વાગે નહીં ભગવાન તો આજે રહેશે ભગવાન અહીં ચોપડ છે આ ચોપડ છે એ તો બરોબર છે પણ કોઈ એની બીજી કરતું હોય ને પાંચ મિનિટ બધા લાગી હતા કે તમે ખસો ને કેટલી વાત તમારે અરે ધક્કો મારી દે હા ધક્કો મારા દાદા પાલિકા હું ગયેલો પૂજા કરવા જયારે જવું ત્યારે કાયમ પૂજા કરવા માટે તો હું લાઈનમાં ઉભો પૂજા કરવા માટે જયારે ભગવાનની પ્રતિમા આવે ને પૂજા કરવા જવું ત્યારે કઈ ને કઈ તો એવું ચાલ્યા જ કરતું હોય કોઈ બહેનો છે તે ગુમો પડે કોઈ કેટલી વાર તમને કેટલી વાર તમને અને પછી પુરુષો એને એવું બધું ત્યાં આગળ થાય કે આ ભગવાન આ બધું આ વિતરાગ ને બી ધન્ય છે ને એવું જ ગુજરાત બધું રૂટીન રૂટીન રૂટીન માં દાદા બીજું કઈ હું રૂટીન માં એવું નહીં બદલાવે પેટર્ન જયારે બધા નીકળી જાય ત્યારે બધાનો ટાઈમ થઈ ગયો દર્શન કરવાનો ત્યાર પછી અડધા કલાક પછી જવું નિરાશે જયારે ભગવાન વાતચીત આપણી જોઈ કરે ભીડમાં આપણે જોઈ શી રીતે વીસ જણા આપણે બેસીએ હવે જોતી રીતે મેળ પડે ગયા પછી નિરાતે ઉત્તમ છે ને આ ધર્મ આ બધું કરવાનું એની પાસે કહેવાતું માગે છે કે ભગવાનને હું પ્રશ્ન કરું છું ભગવાનને પૂછ એ ચોલો કરું છું ભગવાનને નવડાવું છું ભગવાન એ કરું છું હું એના લક્ષમાં રે એટલા માટે આ બધું અને એ તો હું કશું મનમાં રહેતું કરું બાપ ને કાગળ લક્ષ્મણ રહે છે કે કોના હારું કરું છું તે અને ભગવાન જોડે નથી લક્ષ્મણ રહેતું બાપે કાગળ થી કદાચ ઓછી ના ખર્ચ છે વ્યવહાર ધર્મ એટલે વ્યવહાર ધર્મ એટલે એક્ઝેક્ટલી ભાવ ખાલી છે તેને અર્પણ ભાવાર્પણ એનો વ્યવહાર ધર્મ ભાવાર્પણ ક્રિયા નહી ક્રિયા નહીં ભાવ ક્રિયા નહીં ક્રિયા તો ભાઈ ભાવ જુદો હોય એટલે ક્રિયા બહાર થતી હોય થતી હોય એવું બને ખરું થાય નહીં ભાવ જુદો હોય બહાર ક્રિયા ચાલતી ઓટોમેટિક મશીનમાં એવું થાય છે ને ઓટોમેટિક મશીનમાં એવું થાય છે કે પેલો કકડો આવે એટલે પેલો ઉપરથી આમ થાય પછી પાછું આમ ખસી જાય પછી પાછું આમ થાય એ ક્રિયાઓ થયા કરે છે ભાવ વગરની એટલે તેથી ફળ નથી મળતું આવે એટલે ભાવ જ કરવાનું બીજું કરવાનું ભાવ જુદો હોય ક્રિયા જુદી ઉત્પન્ન થાય ક્રિયા પણ ફરી ભાવ ઉત્પન્ન થાય એટલે ક્રિયામાં બીજ પડે પાછું જે ક્રિયા કરતો હોય ને એવા જ બીજ પડે એવા જ બીજ પડે પણ સારો કાળ હોય તો આ દુષ્મ કાળમાં પીવા ના પડે જ્યાંથી થતે બધી ક્રિયા કરે એનો ભાવ હોય ના કરો દર્શન તો આ ગયેલો કકડાટ છે ને એ જ મન મેકુદા કરે જમ્યા કરે એટલે આવા કાળમાં ના હોય આવા કાળમાં સારા કર્મમાં એક બીજ પડે તે થોડોક જ સારો પડે સારા કર્મમાં ખરાબ બીજ પડે અને ખોટામાં તો ખોટા પડે ખોટામાં બીજ ના પડે એ મહાપુરુષ તરીકે ખોટામાં પણ બીજ ના પડે ખરાબ કર્મ ચાલતો હોય ને તીકડે બીજ ના પડવા દે એવો ભાવ વાળો મહાપુરુષ તરીકે પુણ્યાનું બંધી પુણ્યાનું બંધી કોકર ખરાબ કર્મ સારો ભાવ મહા દુઃખમાં મુશ્કેલીમાં સારો ભાવ રાખે માયનો છે તે જ્ઞાન બધું હોય તે સમજે કે બીજા લોકો બહારના લોકો ના સમજે પોતે નિજ સ્વભાવે કરીને તત્વ સ્વરૂપે શુદ્ધ જ છે ત્રિકાળે શુદ્ધ છે સ્વભાવમાંથી પ્રગતિ સ્વ અવસ્થામાં જ પણ સુધરે છે મલિનતા પાપાચાર તો વિભાવમાં આરોપી ભાવે કરીને હતી વિભાવમાં આરોપિત ભાવે કરીને હતી દાદા ભગવાનની અતિ કૃપાથી આરોપિત ભાવ હવે રહ્યો ક્યાં ક્યાં રહ્યો ત્યારે મલિનતા તો નષ્ટ પામી આવરણો દૂર થયા એટલે તું જે આંશિક પ્રગટ હતો આંશિક પ્રગટ હતો તે સર્વાંશે પ્રગટ થયો અજ્ઞા આત્મી ગઈ અને પ્રજ્ઞા પ્રત્યુ ઉઠી ધન્ય દાદા ભગવાન ધન્ય જ્ઞાની પુરુષ કોઈ પણ બાહ્ય અવલંબન વિના ઇન્દ્રિયોના સહારા વિના સ્વસ્વરૂપના પ્રકાશથી પ્રાપ્ત આનંદ સનાતન સુખ નિરુપાધિક છે નિરાવલંબી છે એટલે તો નિત્ય પ્રાપ્ત છે સહજ પ્રાપ્ત છે સસરખું સ્વાભાવિક સુખ છે એટલે આવ્યા પછી જતું નથી હંમેશા રહેશે જ પ્રગટ જ છે પણ દાદાના પ્રકાશે ભાન થાય છે દાદા પ્રકાશ એ સ્વરૂપ નો નિસ્વરૂપ છે નિજ પ્રકાશ છે ખાલી ભાન જ થવું જોઈએ હા ના ભાન થાય તો હું અહીં ખાલી હું ચંદુલાલ છું ભગવાન ઉડે નહીં ત્યાં સુધી એક ભવન ઉડ્યું તો બીજું ભવન પહોંચે એટલે મેં એક વાર પૂછ્યું તમે ચંપકભાઈ શું ના ચંપકભાઈ તમારું નામ વિચાર કરી કે હું ચકચકમાં નહીં આ હું ચકચકમાં છું આ બધા લોકો કહે છે હું માનું છું આ બધું આ કેવું કેમ કહે છે મને મૂંઝવે છે મને પછી મને કહે ચંપકનું હોય ચંપક તો ખરા લોકો ઓળખવા માટે તમે કોણ છો ખરેખર એ કોને બહુ જાતે મને કહે છે મને સંદેહ પડી ગયો હું ચંપક છું તે મને શંકા પડે અરે હું બહુ મોટું જ્ઞાન થઈ ગયું કોની બધે શંકા પડી તો બહુ મોટું જ્ઞાન થઈ ગયું તને ટકા પર શંકા પણ આવું આ હોય નહીં આ તો તમારા શબ્દ પર સમજવું કે કઈ હું જુદો છું આ હોય માટે મારી પર શંકા પડે જ મને એટલે કોણ થઈ ગયું કે પહેલું આજે શંકા પડી જોઈએ આ લોકો કદાચ આત્મજ્ઞાન પીવો પીવો શંકા પાડી વળી પડે અહીં શંકા પડે તો પહેરે દાદે તમે કેમ લાગે હા અહીંયા શંકા પર જતો દાદા ખરેખર આ છે પ્રગટ જ છે પણ દાદાના પ્રકાશે ભાન થાય છે દાદા પ્રકાશ છે સ્વસ્વરૂપ નો નિમ પ્રકાશ છે ખાલી ભાન જ થવું જોઈએ સર્વજ્ઞ જ્ઞાની પુરુષ ની કૃપા અપરંપાર વચ્ચિત રહી છે ઝીલતા આવડે એટલે બેડો પાર પછી એ કઈ આવડે છે પણ નિરાલંબ સ્વરૂપી કેવ જ્ઞાની શુદ્ધાત્મા ભગવાન નું સામર્થ્ય અદભુત છે અદભુત છે જગત કલ્યાણની ઉચ્ચતમ ભાવનાને અટપટ કહેનાર જ્ઞાની પુરુષ શું કે છે આ શબ્દ બહુ હારો જગત કલ્યાણની ઉચ્ચતમ ભાવના ને ખટપટ કહેનાર જ્ઞાની પુરુષ ઉદયકર ને ઉદયકર રૂપે યથાર્થ જાણે છે યથાર્થ જાણે છે ઉદયકર ને ઉદયકર રૂપે યથાર્થ જાણે છે એટલે તો દેહ મંદિર ની જે પ્રાગટ્ય છે તે પૂર્ણ પુરુષોત્તમ નું આદિદેવ પુરાણ પુરુષ નું છે વિતરાગ ભગવાન નું છે એમાં નિર્જંક રહેજો સ્વરૂપમાં પ્રકાશિત સર્વ દ્રશ્યો તે યથાર્થપણે જોનાર સર્વ ધ્યેયોને યથાર્થપણે જાણનાર નિરંતર સ્વપરિણયમાંથી રહેનાર આ પૂર્ણતાને પૂર્ણતાને વરેલો મૂળ પ્રકાશ જ છે પૂર્ણતાને વરેલો મૂળ પ્રકાશ છે અહીં તો હવે સીધો બેગ કે પછી રઝરપાતની મસ્તી છે અજ્ઞાનના જ્ઞાનનો શ્વસન છે અજ્ઞાનના જ્ઞાનનો શ્વસન છે કે વાક્ય આવે છે હા હા આટલી ડિટેલમાં લાવો તો બહુ મને એમ લાગે કઈ ડિટેલમાં લાવ્યો હા દાદાની વાણી નું દાદા બહુ સારું રિપ્રોડક્શન કર્યું આ વિભાવની મસ્તી નથી સ્વભાવનો આનંદ છે બુદ્ધિ પ્રકાશ નથી જ્ઞાન પ્રકાશ છે દાદા ભગવાન થી પ્રાપ્ત પ્રજ્ઞા નો પ્રકાશ છે આ નિરુપતિ નિરાવલંબી સનાતન સુખ પ્રદાતા આ નિરા નિરુપાધિ નિરાલબ્ધિ સનાતન સૂત્રદાતા મૂળ પુરુષ છે એક વાર ત્રાસ તો થાકી દો પણ પુણ્ય જોઈએ ને એ ક્યાંથી લાવે પુણ્ય જોઈએ તો ઓળખાય ઓળખું હેલું નથી ને એ તો ઝવેરી થવું પડે ના ઓળખવું પડે નહીં તો આ લોકો ઈરા લઈ આવે કાચ આવે તો હવે શુદ્ધાત્મા જ છે વસંત દાંતારી આરોપિત ભાવ દાદા ભગવાન હવે લઈ લીધો છે બંને સાથે રહી શકે જ નહીં માટે હવે દાદાની કૃપાથી નવું ચાર થતું બંધ જ છે હવે તો જે બાકી છે તે બધું ડિસ્ચાર્જ થયું છે ત્યારે તું ડિસ્ચાર્જ જ જાણ એટલે તું મોક્ષ ને જ પામ્યો છે બસ મન વચ્ચે કાયા એક છે તેથી બદલી ન શકાય ભદ્રવ્યની અવસ્થાઓ છે પટ છે તેથી મૂંઝાવાની જરૂર નથી પરસત્તાને આધીન છે ડખો ડખલ કરવાની જરૂર નથી શી જરૂર નથી મૂંઝાવાની જરૂર નથી ડખો દખલ કરવાની આ બે સમજી જાય ને ઓમાં ડખો ના કરે દખલ થાય નહીં દખલ એ પરિણામ છે દખલ દખલ એ પરિણામ છે દખલ એ દખાનું પરિણામ છે જો અને જાણ યથાર્થપણે જો આપણું કર્તવ્ય શું સ્વકર્તવ્ય યથાર્થપણે જો અને જાણ અતિક્રમણ કરનાર નામધારી પાસે પ્રતિવર્ણ કરાય અતિક્રમણ કરનાર નામધારી પાસે પ્રતિક્રમણ કરાવે એટલે વસંત પાસે વસંત અતિક્રમણ કરનારો નામધારી એની પાસે પ્રતિક્રમણ કરાય અપેક્ષાઓ ઉભા કરતા સગાઈ સંબંધ ને થાય જેવો નિપેક્ષ શબ્દ તો વિતરાગતા પામેલ દ્રષ્ટિમાંથી જ ઉદભવી શકે અપેક્ષા એ ઉભા કરતા સગાઈ સંબંધને ફાઇલ જેવો નિરપેક્ષ શબ્દ તો વિતરાગતા પામેલ દ્રષ્ટિમાંથી જ ઉદભવી શકે વર નહીં ફાઇલ વર નહીં પણ ફાઇલ વર નહીં વર નહીં ફાઇલ વહુ નહીં ફાઇલ એટલે પછી વ્યવસ્થિત નિશ્ચિતતાથી નિકાલ કરવાનો ભાવ રે કેવું સરસ વિજ્ઞાન નામધારી પણ થાય નામધારી પણ થાય હા ફાયદો કર્યો સાહેબ ના નિકાલ કરી નાખ્યો નિકાલ કરી નાખ્યો અરે ખરેખર ફાયદો જ છે જરા અનુભવ આવતા ખબર પડે નામધારી પણ ફાઇલ ફૂલ ફાઇલ અને સૂક્ષ્મ ફાઇલ પોતે અને ફાઇલ એટલે સહયોગ સંબંધ ટેમ્પરરી સંબંધ રિલેટિવ વિનાશી સંબંધ બીજી બાજુ વ્યવસ્થિતની ન્યાય સ્વરૂપ સત્તા પછી એવરીવેર એડજસ્ટેડ ગ્રેજ્યુએટ દાદાના અનંત અવતારને શોધનું આ પરિણામ છે લખ્યું સારું હા ઉદયકર લખાવત છે સ્વભાવથી જણાય છે હા હું લખું છું તે ઉદય કલ જબરથી જણાય નામ થઈને રૂપે જણાતું ચિત્ત તમારું દર્શન સ્વરૂપ નથી પણ સ્વસ્વરૂપ ના મૂળ પ્રકાશ નું પ્રતિબિંબ છે પ્રતિબિંબ ને પ્રતિબિંબ જાણનાર મૂળ પ્રકાશ છે પ્રતિબિંબ ને પ્રતિબિંબ જાણનાર મૂળ પ્રકાશ આવો સમજાય બે વાક્ય લખે મને પણ એમ લાગે કે નહીં મહેનત કરી ઉગ્યો ખરો દ્રશ્યો જો દ્રશ્યો જો પણ પ્રવર્તતો પ્રવર્તતો તો તારા સ્વભાવમાં પ્રવર્ત તારા સ્વભાવમાં પ્રવર્ત જય તારો પ્રશ્ન જ તું ક્યાં પ્રવર્તે છે તેની ચારી થાય છે તારો જે પ્રશ્ન છે તે તું શેમાં ફરી રહ્યો છું કયા ભાગમાં તે તેને ચારી ખાય છે કે ના વાક્ય ઊંચું લખીશ હા દાદા કારણ કે પ્રશ્ન પૂછનારના લેવલ પર તમે તરત જ જાય જાઓ એ ચારી ખાય છે દાદાએ આપેલા ઘટના પ્રકાશમાં પરસર્યની અવસ્થાઓને જાણ તારી ભૂલને જાણ પણ પ્રવર્તન તો સૌ સ્વરૂપમાં જ કરે સ્વભાવમાં પ્રવર્તેલો તને આ દુનિયા નિર્દોષ ઘણા છે કેમ કે કોઈ વ્યક્ત કરી કોઈ કરી કરતી જ નથી કોઈ વ્યક્તિ કાંઈ કરતી જ નથી કોઈ વ્યક્તિ કઈ કરી પ્રકૃતિ જ કરે છે અને પુરુષ જાણે છે કરનાર પ્રાકૃત છે પછી અભિપ્રાય કોને માટે રાખશે કરો ઉપર અભિપ્રાય ની ભૂલ રાખનાર નામ ધારી છે અભિપ્રાય ની ભૂલ રાખનાર નામ ધારી છે તે તું નથી ના પણ તું નથી ને નામધારી ની ભૂલ ને પણ જો એટલે પોતાની નામધારી પોતે વતન ની ભૂલ ને પણ તું જો તું તેને કે પ્રત્યમન કર વિતરાગ સ્વભાવમાં અભિપ્રાય હોય જ નહીં અભિપ્રાય રાખને શું જ કામ જેથી એમ કહે છે ને અભિપ્રાય is the father of mind opinion is the father of mind and language is the mother of mind. Mind જો બંધ કરવું હોય તો ઓપિનિયન બંધ કરે